ચાલી છે બધા તે અંદર રસોઈ ખુલ્લું રાખે આ તંગણા ખર્ચ નહીં તે અજાય એ બધા બધા ખર્ચ પંચાયત રૂપિયા ગયા ભાઈ ચા કેટલી આજ્ઞા તને આજે આપી પાંચ પપ્પા પણ બેસે પછી શું ભોગવ્યું તમારે પપ્પા કઈ ઊંધું કરે છે ના તાર પપ્પા ડાયન કરે એ દેખાય એવું કરે છે આપડે આપડે એટલા માટે ચડી પાડે છે એમાં શું પણ આ આપણી રસીમાં તો જેટલી ચીજો જેટલી બનાવો એટલી મસાલા ગરમ લાવવા જોઈએ શું કહ્યું ગરમ મસાલા આવે ને તો એના કરતા હાથે રૂપાળું લાગે પેલા પેલા માઉસમાં શું થાય છે પેલું મહી થતે પેલું એ રહેલું હોય છે ચરબી તે બહાર નીકળે છે ને એટલે પેલું શરવું ને એવું બધું થઈ જાય આપણે ઘી નાખે શું આવો પણ ચરબી છે પેલી ચરબી છે બધું થઈ જાય સાતમાં કશું આપણને મોક્ષામ ભાવ લાગશે સૂર્ય આપણા મોક્ષાત્મ તો શું ભાવતું તને ભાવે છે હે વાપર હે મજા આવે અહીં હું ગયા છું કોણ ભાવ એક બે દિવસ એમ લખેલું હોય તો સુખાય સુખાય મીઠ હોય એમાં એ શું કે હેમ્બર્ગર હેમ્બર્ગર ગાયનું મીઠ હા ગાયનું મીઠ ફિમેલ ગાય કે મેલ ગાય સાક્ષી ગાય સાક્ષી છોકરા નહીં આપણા છોકરા નાના આવે ત્યારે નહીં baby grow, small baby grow, right? But what baby is not, that is a small baby. Small kid, baby, small, born baby, you meet what you are. But the girl not right, or what? Human baby. Not right. You look high, these loco, ha, human baby grow? Na. Na. Na khai. Na khai. તો ના કરે છે ને એ બકરીના બચ્ચા રહે છે ને મરગી ના છોકરા પરગી પરકી ના છોકરા ખબર નહી ખબર નહીં હોય તો આપણને થઈ જાય ને વાઘ ને મને એવું લાગે આ શાકભાજી હેરી <laughs> વ્યાજબી નર્કને ના ખાઈએ તો ભાઈ આપણે ખાય નહીં તો આ મિયા મિયા છે તે સિરિયલમાં ડાયરી વાળા એ બર્ગર પેલા બટાર વાળા બગડ થાય પછી બકરો વસી વેમાન થાય એ પેલા થાય આપડે લાભ થાય પણ આ જીવ ને ના થાય જેને લોહી નીકળે પરુ નીકળે એમ ના થાય આર્ગો નીકળે Oh, તું જાતે કાપીને ફોન કરો જાતે કાપીને ફોન કરો જાતે કાપીને ખાતું તેને જ કહેવાય બીજા ના કહેવાય બીજા માણસ તો બીજા માણસ તો મારી નાખે બીજા માણસ કાપે ના ભાઈ એ તો ના કરે એ તો આપણે આ દૂધી ને બધું આપણે જાતે કાપી દે તેથી ખવાય આપણે કપાય નહીં એ સહન થતું ના હોય આપણું હાથ એ ખવાય નહીં પછી મરઘી તું કાપું કરો મરઘી તું કાપું કરો જાતે કાપી ના ખવાય તાર પપ્પા જે કહે છે દાદા ભગવાન એવું કહ્યું છે કે તમારા જાતે કાપીને ખાવ તો ખાવા રાજ ના કહ્યું તમે તાર પપ્પા જે કહે દાદા ભગવાન આવું કહ્યું છે ગણેશ છે If you can cut, તો કાપી દેજો જમાઈ દો આ દૂધી આપણે જમાડીએ એટલે આપણે બીજી નથી ને તો જે સમાજ આપણો હાથ ગભરાતી ખવાય કેમ કરતું નથી એને બહુ સારું કર્યું પેલા આપણે મરી ના જાય એના લીધે ને એમ બીજી ચીજો બધે બહુ ભાવે છે ને હા મારી સ્કૂલ આખો દાડો ઇન્ડિયામાં આની આ સ્કૂલ સ્કૂલો અહીં અહીં ભંડાયા હોય બધા જોઈએ એટલા એટલે આ સ્કૂલો ભણાય ભણાય ભણાય કરું લાવે કે મીરી મને કે લાવે હું થોડું ભણાવી ભણાવી દે ના કોઈ ભણાયા લાગે નહીં બધા જોયા હતા પણ ભણાયા લાગે નહીં લાવું ભણાયા ભણાયા છે હું કોઈ ભણાતું નથી તમે થોડું થોડું ભણાવશો હવે બધા ભણાવો તો જોઈએ શું કે છે સત્સંગ થાય પણ ભણાવાય નહીં પોયરો કે છે સુરત નો પોયરો કે અમારો પોયરો આવે છે આપડે છોડી કે છે દાદા છોડી કે છે ને આપડે તો છોડી છોડી બોલે છે <laughs> હવે નહીં ખાતો હા તું કાલ રજા છે જીતવાય ચમ કે જેવું લાગે ને જેવું લાગે હવે ના હોય તો ફરવા ફરવા જતા છે ને ઘેર જઈને ના ફરવા ના એવું ખાસ નહીં એવું અમારા બંદર છે દરિયાનો મોજા આવે દરિયાનો થાય ખંભાતનો નળાબા તો મળાવ એનો રૂલર રૂલર એ નળાબા તો નળાબા લખાવેલું ઘડિયાળ પર મોટી શક્તિ મારેલી મોટું ઘડિયાળ પણ કયું મોટું ઘડિયાળ બિલ્ડિંગ ટાવર મોટી શક્તિ મારેલી કે time and sighs wait for no man. હું આવડો આ એટલે પછી એને લખ્યું time and time for no man એટલે લખી જ છે રાખતા આજે જે શું કરવું આપણે માથા પડેલા કરતા ભાગી જવું ચાલો ત્યારે ડોક્ટરે બધા દવાખાના બધા બધા નાના ડાક્ટરો બોલાયા કે જુઓ આંખ માગે મને કહે છે તમને દુઃખ થાય નથી આ દુઃખમાં નથી દુઃખ આવી એટલું નથી ઓળખું છે કતાર છે ત્યાં ચાલો જય સચિદાનંદ દાદા ભગવાન કઈ લાગુ છે તરસ તો નથી નહીં હોય પાણી પીશું તરસ નથી લીંબુ શરબત કરી લીંબુ નો શરબત કરી આપો એમ કે ચાલ જય શ્રી કૃષ્ણ સંત રાગે ના કરતો તેને કહેવાય એ તો એક જાતનો ત્યાગ વિજ્ઞાન થતો લોકોને શું ખબર છે કે આ સ્ત્રીઓ સ્ત્રીઓને પણ સંયમ રાખે પાંચ ઇન્દ્રિયો સંયમ રાખે એમના સંયમ ના એમના સંયમ નથી ભગવાન ના કરે ભગવાન ના પાડી છે પાંચ વિષયો ઉપર સંયમ કરવો હો એને સંયમ ગણાય તો નથી એ તો પૂર્વે ભાવેલી વસ્તુ છે શું છે પૂર્વે સંયમની ભાવેલી વસ્તુ છે તે અત્યારે પરિણામ આવ્યું અમે ત્યાં શું કર્યું તો અને તો સંયમ ગણાતો જ નથી સંયમ તો ધોધ માન માં આવેલો એ તો બધા ખુલ્લા હોય અને આ સંયમ પરિણામ થાય થઈ ગયું ભગવાન રોજ નામ નથી થતા ને આવે મારી ને થાય તો તને ખબર પડી જાય પણ તું અમુક ભાગ ના લઉં ને હા શું કહ્યું અંદર શું થાય પરિણામ આમમાં હોવું જોઈએ આમમાં હોવું જોઈએ પરિણામ થાય ને એની ચાર કેવું વિજ્ઞાન છે જુએ છે ને પુરાણ પર જવા નહીં આવું જોવા જોઈ શું ચોથી પર શીખે જોઈશું ચઢી પછી આપી જોઈએ ચોટે જ કોઈ જગ્યાએ જગ્યા નહીં ચોટી શકે પ્લાનિંગ કરેલું કે આટલી મોટલ હોવી જોઈએ આટલી મોટલ હોવી જોઈએ કે આટલો ધંધો થવો જોઈએ હા એવું તમે તમને એવું કે હા મેં કહ્યું શૈલેષ એક એકોતેર માં એટલી ભાવના હતી જે ધંધામાં પડે કે ધંધામાં જવું છે ભાવના હતી પછી તો ધંધામાં જેમ ગ્રોથ થતો થાય અને એક્સપાન્શન થતું જાય તો દાદા એમ કહ્યું કે રાત્રે નિરાંતે ઊંઘાવે ત્યાં સુધી ધંધો કરવાનો તમારે દાદા શું કહ્યું તમે ઇન્ડિયા એક આવો તમે પૂછ્યું દાદા આપણે ધંધો કેટલો કરવો જોઈએ તો દાદા કે રાત્રે નિરાંતે તમને ઊંઘ આવતી હોય ત્યાં સુધી થાય એટલો કરો તમે ધંધો ના બેન કઈ પ્રભાવ એ નથી અને છે તો વ્યવસ્થિત હશે તો થશે ને પાછું હું થાય એટલો કરવાનું શું માટે આપું એ બીજું મારી પાસે અત્યાર છે વ્યવસ્થિત <laughs> પછી મારે એનું આપીને શું કામ છે શું એમને એમ કહ્યું વ્યવસ્થિત છે તો થશે પછી બરાબર પણ થાય એટલે કઈ હું અટકાવ વાંચું તમે તો મને વાંચી આપો તો કરી આપું બરાબર તમે તો કેમ છે કઈ કઈ નથી જે છે એ નીકળી જવો છે ડિસ્ચાર્જ તો આ ડિસ્ચાર્જ ભરેલું છે કે ભાઈ ડિસ્ચાર્જ એમ પોતાની જાતનો સંતોષ માને આપણે ઘણું સારું છે ઘણું સારું છે એ એટલામાં જ બુદ્ધિ રોકાઈ એટલે ક્યાં સૂર્યરાય ને તું ક્યાં તારું ભાઈ બધું તું શું તું આમાં રોકાઈ ગયો છે આટલામાં એટલી બધી દુનિયામાં આટલામાં તું આ આત્મપ્રકાશ તારો કેટલો બધો આખા બ્રહ્માંડનો પરિવર્તન પ્રકાશ છે શું આવરણ કરે છે કેટલો આનંદ આનંદ નો પાર આપણામાંથી આનંદ નીકળે બીજો પાડે બેઠા ત્યાં ઉભરી આપણે વધારે ખાતરી થઈ જાય ઘરે કરતા પંચારી વાણીઓ ચાલવા થાય ગયો એમને તો અચાનક જ ફાયદો થઈ ગયો એ શું ભાઈ નાવાનું તમે આ તે ગુલાબાઈ તમે એને ભૂલાવી દીધા ગુલાબી ના તાબામાં વિચાર વિચાર મન બધું ગુલાબી ના તાબામાં છે અને ગુલાબી શું કરે છે એ તમારે જોયા કરવાનું ગુલાબી મન શું કરે છે જોયા કરવાનું ગુલાબી વિચાર સાથે તમારે લેવા લેવા ને તમે વસ્ત થઈ ગયું મન વસ્ત થઈ ગયું પછી બલમાં હાથ ઘાલશો ને બધા તો તેનું તે ફેર ને જુદું પડ્યું તદ્દન જુદું બિલકુલ ફેર પડે માન ગુલાબીનું મન શું કરે છે બુદ્ધિ શું કરે છે ચિત્ત શું કરે છે અહંકાર શું કરે છે બધું તમારે નિરીક્ષણ કર્યા કરવાનું જ્ઞાતા દસતા પરમાનંદી ફરી એડજસ્ટ થઈ ગયો તમે તો ભણેલા ઇન્જિનિયર થઈને માણસ ઇન્જિનિયર તો ચૂકે નહીં પછી એક વાર ડોનેશન બતાવી એટલે ડોનેશન ના ચૂકે મન બિલકુલ વર્ગ થઈ ગયું તમે મારા કયા પ્રમાણે લો તો વસ્ત થઈ ગયું છે નહીં તો તમારી જૂની આદત પ્રમાણે અત્યારે એ જુદી આદત આવે ખરી માથના ભાવ છે એ મારી જોડે રહો તારે નીકળી જાય બધું વાતચીત કરો તારે જો આ જાય તો વાતચીત કરીને તો આવતી જાય બોલાવો તો બગડી જાય પ્રભુ અડધું પડધું બગડી ગયેલું થાય આજે આવ્યા તો વાતચીત થઈ અને ખરું મનને કશું અડચણ સજ જ નથી તમારે મન બિલકુલ જુદું મનમાં તમને ખરા વિચાર છે તે ખબર પડે કે સારા વિચાર આવે તે તમને ખબર પડે બુદ્ધિ ઊંધું કરતી હોય તે ખબર પડે છતું કરતી હોય તે ખબર પડે હા ભાઈ શું કહી રહ્યા છે તમારે જાણવાની જરૂર છે તમે જુદા થયા એવું જુદા પડવાનું થોડું ભાન વધતું નથી ને વર્તાતું થોડું તો પછી એ જુદા જ રહો પહેલાની આદત છે તે આપણને હજી ભેગા કરી નાખે પણ આપણે છતાં જાગરી જુદા એટલે હેન્ડલ મારવા પડે આપણે જેમ કોઈ માણસને જમણે આપે કે એવું હોય અને ડાક્ટરે કહ્યું કે આ જમણે આપણે જમશો નહીં તોય પણ જમવા બેહેલા નહીં યાર એમ શું કારણ કે આ નારીને અભ્યાસ છે એટલે તમારે જાગ્રત રહેવું પડે સમજ ને તો સારું ભાઈ આજે આવ્યા ને ના મારે ના કહેવાય આ વિજ્ઞાન લાખો અવતારમાં જે જે ના આપે એ વસ્તુ આ વિજ્ઞાન વિધિન ટુ અવર્સ આપે છે શું અંતે પાસ કાયમ જગે છે આ કઈ જાદુબાજુ નથી શું એટલે મન તમને સમજાયું ત્યારે હવે દિવ્ય ચક્ષુ શું છે ક્યાં આંખે દેખાય છે એ બધું રિલેટિવ છે શું છે અને અંદરની આંખે દેખાય છે દિવ્ય વિચાર અને દિવ્ય દ્રષ્ટિ એ દિવ્ય ચક્ષુ છે એનાથી દેખાય એ દિવ્ય ચક્ષુ છે બરોબર ને એટલે આ આંખે દેખાય એ જુદી દેખાય પેલું જુદી દેખાય એનો અભ્યાસ કરવો પડે થોડો કર્યો તો અભ્યાસ ચાલ બે પ્રશ્નો તો ખુલાસો થાય છે બીજો પ્રશ્ન આ દેશમાં ઘણી વાર આપણા આપણી તરફ નું આ સાથે કામ કરનારનું વર્તન અવગણ્ય હોય છે તે માટે આપને શું સલાહ કેવી રીતે સમાનથી રહેવું સમાન હોય નહીં હવે સમાન તો ગયું અપમાન ગયું તેની જોડે સમાન નહીં ગયું બધું જ ગયું માન સમાન ક્યાં સુધી હતું તને ભૂલાવી છે ત્યાં સુધી ને આ બધું સમાન વાત જ ત્યારે આ દેશમાં ઘણી વાર આપણી તરફનું સાથે કામ કરનારનું વર્તન એટલે આપ શું કહેવા માંગો મને કહો ને સમજ પાડી આપણી દ્રષ્ટિ એ તરફ કેવી હોવી જોઈએ આપણી દ્રષ્ટિ એ તરફ કેવી હોવી જોઈએ આપણી દ્રષ્ટિ એ તરફ કેવી હોવી જોઈએ આપણી દ્રષ્ટિ કેવી હોવી જોઈએ હવે તમને મેં જે જ્ઞાન આપ્યું જે દ્રષ્ટિ આપી એ દ્રષ્ટિનું સર્વૈવ શું છે કે આ વર્લ્ડમાં કોઈ જીવ માત્ર દોષિત નથી જે કઈ પણ દોષ દેખાય છે તમારા દોષથી જ દેખાય છે એટલે આ દ્રષ્ટિ તમારે રહી જાય તો કોઈ દોષિત છે નહીં છતાં મને દેખાય છે મારી ભૂલ છે એટલે સુધારો કરવો જોઈએ કોઈ ચીજ નથી હમણાં તમે ગાર બોલ ડોલર લઈ લે તો એ દોષ જ નથી યુ આવે જગતની દ્રષ્ટિ આ દોષિત બે દ્રષ્ટિઓ રિલેટિવ પોઈન્ટ થી આ દ્રષ્ટિ રિયલ વ્યૂ પોઈન્ટ થી તમે દ્રષ્ટિ સમજ ને જેને ચોખ્ખું કરવું હોય ચોપડા તેને આ દ્રષ્ટિએ ચાલવું જોઈએ સમજ ને સમજાય તમે આવો આવો જોઈએ આવો આવો એકાદ પછી ચોથા પ્રશ્ન દાદાજી આપનું સાનિધ્ય મુશ્કેલીમાં મેળવવા શું કરવું કશું કરવાનું કશું નહીં ભાવના જ કર્યા કરવાની દાદાજી ભેગું થવું છે થવું છે થવું છે ભાવના જ કર્યા કરે નો ખોરાક જેમ મુંબઈ જવા નીચે કરીએ તો હમણે રેલ છ મહિના હોય પણ પહોંચાય પણ નીચે જ ના કરીએ તો કેમ લાગે તમને અને આ તો નિરંતર સમાધિ હતી એક એક એક જો ચિંતા થાય મારી પાસે બે લાખનો ડોલરનો દાવો મળી જાય કેવું છે એની પાસે કેટલી બધી ગેરંટી વસ્તુ મેં તમને આપી જ્ઞાન લીધા બાદ ના પરિવર્તન કેવી રીતે પરખાય પરિવર્તન જોવાની જરૂર નથી પરિવર્તન થાય શકતું નથી પરિવર્તન પરિણામ છે કેવું છે છતે પરીક્ષા પરીક્ષા આપતી પેપર બદલાય કે પરિણામ બદલાય પેપર બદલાય કે રિઝલ્ટ આવે તે બદલાય રિઝલ્ટ બદલાય જ નહીં એટલે પરિવર્તન છે બધા તે પરિણામ છે પણ એ પણ છે તે જ્યારે જ્યારે પંદર પંદર વર્ષે પેલા ખરાબ થઈ ગયા કારણ ડિસ્ચાર્જ થયા જ કરે છે નિરંતર નિરંતર ડિસ્ચાર્જ થયા કરે છે અને આ ચાર થતું નથી આવત બંધ છે કાંઠી ખડા છે કરે છે દસ પંદર વર્ષની તમારે કાંઠી લગભગ કાંઠી ખડા જેવી છે તમે જેવું માગશો એવું પરિવર્તન છે અને અહીંથી તમે ઉપાધિ નહીં કોઈ સમાધિ જ રહેતું કરી આ આજ્ઞા બરો અને ધંધો સારો કાઢો અત્યારે ધંધો બગાડો થોડતા કારણ કે અહંકારની દખલ જ થયો હંમેશા આ અહંકારને લઈને તો જેવા સારી રીતે ઘેર ખાતા નથી લોકો ટેબલ પસારે હું આ છે રત્નાગીરી આપું લાવે છે ત્યાં પાત્રો બધે જમને આ આમાં ને અને પછી જાણે કે બૈરી કરતી નથી બરોબર પણ હવે શા જાય કરાય છે ખરીદી કાયદો શું છે કે ખાનારના નસીબે પેલાથી કરી બનાવાય હવે આ જાણે નહીં લોકો કરી બનાવે છોકરા કરે ખાનારના નસીબે સ્ત્રી કરી બનાવે બધું બધું તમારી જોડે આવો તો સમજાય બધું આવે મારી જોડે નિરંતર પૂછી રહે છે આ લોકો હરેક પ્રશ્ન એક પ્રશ્ન એક પ્રશ્ન પર એક પૂછી લીધા પછી પાછું જ્ઞાન ચરી થઈ જાય બીજું કોઈ પૂછવાનું છે અત્યારે હોય તો પૂછો પણ ઠંડક રહે છે ને બધી હા હવે આને જોઈએ આ ભેગે ભેગું આ જોઈન કરી નાખો સમજો ને આવું અજાય વિજ્ઞાન પ્રાપ્ત થયા પછી માણસ ધંધો કરવાનો તમને ના કહેતો સ્ત્રી જોડે ફરવાનું ના કહેતો તમે સ્ત્રી જોડે સિનેમા જવા જાઓ ફરવા જાઓ છોડીઓ પહેરાવો છોકરા પહેરાવો અને તમે આ મુક્ત રહી શકો આદિ વ્યાધિ ઉપાધિ અડીની એની ગેરંટી આપું શું કહ્યું માટે એનો લાભ પૂરેપૂરો કરી દો દેશમાં ચાલીસ હજાર પચાસ હજાર માણસ આપેલું પણ એમાંથી પાંચ હજાર સારો લાગુ થાય લીધો થાય બીજા બધા કાચા પડી જાય ભેગા ના થાય ને તો એ પંદર હજાર ને દાદા દાદા એક ત્રણ વાર ભૂલાય જ તમને થોડી વાર યાદ આવતા હતા કેટલી વાર યાદ આવતા થોડી વાર એટલી બધી વાત થોડી વાર આવતા હતા થોડી વાર આવતા હતા હા ભાઈ આકાશ છે આ દુનિયામાં કોઈ વસ્તુ યાદ ના આવે હાજર થઈ ગયા અમે પછી નિરંતર હશે અને રાતે સપનામાં પણ આવશે સપનામાં તમારી બધી વાતચીત કરતી થાય છે આઝાદી કરી લેજો કામ આ બધે મોટી આઝાદી છે ઇલેવન્થ વંડર જ્ઞાન લીધા પછી ફાયદો નથી જ્ઞાન લીધા પછી જે એટલે મેં તમને બેઝિક આપી દીધું પ્રિન્સિપલ બેઝિક પ્રિન્સિપલથી પાંચ બધું સમજી જાય તો નહીં એમાં આખા જગતના લો આવી ગયા હોય મારે પાંચ વાક્યમાં આખા જગતના પાંચ વાક્યમાં તમામ શસ્ત્રોનો સાર હોય એમ તો સહેરા છે બધા આગ્રહ છે પણ બીજું ડિટેલમાં જવું પણ ડિટેલમાં બધી રીતે હું પૂછવાડો ઉભો કર્યો બેઝિક આપીએ પણ ડિટેલમાં જવું પડે ને આ ડિટેલ્સ કહેવાય શું કહ્યું ડિટેલ્સ પૂછવી પડે અને તમારે ગમે હવા વખત પૂછો તો મને વાંધો ના કારણ હું જાણું છું મારી જે ઈચ્છા છે કે તમે તૈયાર કરવા અને જે સુખ હું પામો પામ્યો છું એ સુખ તમે પામો જો નિરંતર નિરંતર સમાધિ ગાળો ભરે તે સમાધિ ધોળ મારે તે સમાધિ એ સાચી સમાધિ કહેવાય શું કહે બાકી આમ તો કૂતરાના બે પૂરીઓ ખાઈ રહ્યા છે સમાધિ જ છે ને બે પૂરીઓ ખાઈ ભૂગી કૂતરો તો કૂતરા ખાઈ સમાધિ જ હોય ને ત્યારે એ મિનિંગલેસ છે બીજું કઈ પૂછો પૂછો આજે આયા તો સારું વીસ વીસ વર્ષ પચીસ પચીસ વર્ષ છોકરા બે એક્યુરેટ હતી એવા કેટલાય છોકરાઓ છે એક્યુરેટ પણ એ પરિચય બહુ ભારે પરિચય પરિચય જરૂર કર્યું કે તમે માં કેટલા વર્ષ ત્યારે હતા અને આ દાદાની કોલેજમાં કેટલા વર્ષ ત્યારે હું તો એમ કહું ત્રણસો કલાક મને મળે ને ત્રણસો કલાક three hundred hours three hundred hours રહેવા નહીં બેસી રહ્યા નહીં જાનગીર હોવા જોઈએ મને પૂછવાનું બધા એના ખુલાસા લઈ લો એવા હોવા જોઈએ અને મને તમે ગેરંટી આપી શકશો તમારી આજ્ઞા પાસે તો એક ચિંતા થાય બે લાખ ના ડોલર નો દાવો મળે મેં તો આખો દાડો ચિંતામાં જગત આખું હા ચક્કર ભરાનમાં પપ્પા એમ બધે તરફડાટ તરફડા તરફડા ડોલર ડોલર કે ચિંતા બંધ થાય કરોડ ડોલર હોય તો ચિંતા બંધ થાય ડોલરની પથારી કરીએ તો રાતે સારી ઊંઘ આવે કેમ બોલ્યા ગુલાબભાઈ નો પ્રશ્ન હશે કે પાંચ આજ્ઞામાં કશું કરવા પાંચ આજ્ઞા જે આપણને દાદા આપે છે તો કે એમાં પણ એ કરવાનું તો ખરું ને જેમ બીજામાં કઈ કરવાનું કે છે એવું પાંચ આજ્ઞા પાળવા પારણ છે એટલે આપણે નક્કી કરવાનું છે મારે છે એટલે એમને પડ્યું નક્કી કરવું જોઈએ કરવાનું ના હોય કરવાનું જ્યાં કરવાનું ત્યાં બંધ કરવું ને છતાંય બને આ મેં કર્યું એ બંધનમાં છૂટે છે એ કર્યું કહેવાથી છૂટે છે સમજો ને ત્યાં ડિસ્ચાર્જ છે આ કરતા પણ છૂટ્યું કર્મ બંધાય નહીં એક મારી આજ્ઞા પાડો છે ત્યાં બધું બંધાય એમાં કોઈ ક્રિયા નથી અન્ડરસ્ટેન્ડ હાડું ને સારું છે પેલા ભાઈ ને ક્રિયા હાડું ના આવે હાડું તમારે આવ્યા નહીં પાછા ઘેર ગયા એ પાછા ઘેર ગયા ચાલુ એવા છે હજાર હજાર વર્ષે જ્ઞાની સાથે હજાર હજાર બે હજાર વર્ષે આ તો કેટલા લાખ પેલા વખત ત્યાગ કરવો પડે બધો ત્યાગ કરીને માર્ગ પર ચડાય અરે આવા સંસારમાં રહી બધું એ કઈ એવું આ વિજ્ઞાન એક ક્ષણ ભાઈ આત્મા ભેગો ના થાય ચિંતા ના થાય એટલે જઈ તે ચિંતા ના થાય એટલે ને ચિંતા થાય કઈ બાજુ બોલો જય સચિદાન તમારે પડે થોડી થોડી રહેશે થોડી થોડી રહેશે ના થોડી થોડી રહેશે એટલે બીજું તમારું દખલ લઈને દેખાતું નથી અને મેરેજ આવે સમજો ને અને હું સિદ્ધાર્થમાં છે તમારા લક્ષમાં જ રહ્યા કરે હું ધ્યાનમાં રહે ને હે એ સિદ્ધાર્થમાં ધ્યાન એ શુક્લ ધ્યાન પછી ધ્યાન કરવું ના પડે ધ્યાન એમને થયા જ કરે શું કર્યું બરાબર થાય નહીં બિલકુલ તે ક્રોધ નથી ક્રોધ ક્યારે કહેવાય હિંસકભાવ હોય પાછળ ક્રોધ માન માં ચાર જે શત્રુઓ છે એની પાછળ હિંસક ભાવ હોય તો આપણે હિંસક ભાવ નથી એ તો ક્રોધ માન માં આવેલો નથી આ સમજો ને નટુભાઈ છે અમારા નાનો ભાઈ નટુભાઈ દાદા ભગવાન પ્રગટ થયા છે ચૌદ લોકો નાથ જે માગે એ આપવા છે કોઈ માસ જે કઈ માગવા હતા એ આપવા છે એ માગનાર ને માગતા આવડવું જોઈએ માગતા આવડવું જોઈએ પછી માગીને પછી ભેગું કરવામાં આવવું છે જેરવાનું કયા જેરવાનું યોગાક્ષર ની જવાબદારી છે પચીસ નથી એ દાદા ભગવાન પ્રગટ થયેલા છે જે મારું કોઈ ભલે વધારે ઉપાધિ હવે આવજો ઉપાધિ વધી વધારે આવજો ઉપાધિ વધારે કોઈ પૂછનાર નથી જયારે ઉપાધિ વધી જાય ને ત્યારે આવીશું દયા કરીશું પછી પૂછવાનું માંગ થતું નથી તમે પછી પૂછવાનો ભાવ થયો પાંચ આજ્ઞા સામે તમે કઈ પડે હા પણ જયારે તમે જ્ઞાન આપો ને ત્યારે જ અત્યારે તો તમે સત્સંગ કરો છો એટલે તમને પાછા આજ્ઞા નહીં આપે તમે જ્ઞાન લો ને ત્યારે જ આપશે પાછા તો જ તમને એ પરિણામ આવે છે જ્ઞાન લેવા માટેની વિધિ હા જ્ઞાન ગુરુપૂર્ણિમાં બે દિવસમાં દર્શન કરો ને તો કેટલો લાભ બે દિવસ એટલે લોસ એન્જલ્સમાં ત્રણ ગુરુપૂર્ણિમાં તેદાર દર્શન અને એક સાથે જન્મ જયંતિ હિન્દુ ધર્મ તેદાર દર્શન એ બે દર્શન અલૌકિક દર્શન હોય શું કહ્યું એવું છે ભાઈ થોડું થોડું કરો તારે ચાલે બાકી આમ તો બધું બહુ જગ્યાએ ફર્યા દર્શન બળ કર્યા પણ હતા તેવા ને તેવા વાગડ્યા જ નહીં હતા તેવા ને તેવા એ મનમાં એમ લાગે હું વાગડ્યો પણ એ તો જયારે જયારે ઝંખેડે ને ત્યાં ખેડ મળે ત્યારે ખબર પડે ખૂબ ઝંખેડેલ ફેન મળે ને મળે આપડે નામ કઈ ગયા વગેરે તમારું ભાઈ પૂછે છે જ્ઞાન વિધિ શું છે જ્ઞાન વિધિ શું છે પાંચ આજ્ઞા એ બધું શું છે એમ સૌ ભાઈ પૂછે છે જ્ઞાન તો પોતે શું નામ તમારું માધવભાઈ માધવભાઈ માધવભાઈ મારું નામ માધવભાઈ છે પણ મારું જે કહેનાર છે તમે એનું જ્ઞાન તો ના જોઈએ આ હેરાન થઈ વસ્તુ જે સમજાય એનું જ્ઞાન ના જોઈએ તમને કેમ લાગે એ જ્ઞાન બધા વગર તો પરણી ના જોઈએ પણ પરણી લોકો પરણી ના જાય બાળક સમજાયું નહીં જ્ઞાન જોઈએ જ નથી આ શરીરમાં સ્વજમય રહીને પોતે કહેશે કે આ બોડી મારું છે હાથ મારા છે પગ મારા છે વાસો મારું છે કાન મારા છે વાતું મારું છે માઇન્ડ મારું છે માઇન્ડ મારું છે બુદ્ધિ મારી છે ચિત્ત મારું છે ઇગોઇઝમ મારો છે કે છે એ કોણ છે તમે તો ઇગોઇઝમ તરીકે ભલે ભણે તો ઇગોઇઝમ એ મારો છે કે તપાસ નહીં કરી આપ જ્યાં સુધી પવન ચલાવશો વખત કરાવે અજ્ઞાની વાત છે ને કે સમજાવી એવી વાત છે ગુજરાત ખરેખર પણ હતા આપણે જવાનું ખરેખર તો માધવભાઈ નથી માધવભાઈ તમારું નામ છે ઓળખાણું સાધન છે નહીં છે કે યુવા માધવભાઈ તમને ના સમજવું જોઈએ તમે જાણતા છો ઘરે સરકાર હે નહીં બોલમ બોલ બોલવા પણ પછી પાણી થતા ઉડે આપણે કપાસ રોપી નવા ના થઈ ગયો પછી બાપુજી પાણી મોટો થયો ના થવા કાલે કાગળ ફોન થયો હતો કાલે તમારું તો આમ દેખાતું નથી મને આ જ્ઞાન લીધું ને તરત મને થયું ઓહો ઓહો આવું અજબ વિજ્ઞાન ત્યાંથી મેં નથી કે નસો દાદા શું ના આપવું મારે મેં ભાઈ મારે કઈ જોઈતું નથી તમે કહો તો આપું પણ મારે તમે કહો છો હા કરો તો પછી આપો મેં ડેરા શર્મા આપો શું મારે શું કહું મારી સાથે ઘણી વખત પહેલેથી ના પણ બહુ જનરલ માણસ બહુ મોટા મનનો માણસ અને હકીકત માં કઈ આપવું તો તમે બંધરા કરો કઈ અને આવું નહીં પૈસા બહુ પણ હા તે સુરત માં કઈ ઓછા એટલે પુણ્ય સારી હોય તો સારા રસ્તે પૈસો જાય ને પૈસો ના થાય અને આવું મારા જેવું કહેનાર મળી આવે અમે તો આવું કહીએ છીએ ને લોકોને કેટલાકને ના કહીએ કે આવું ના આપશો બહુ ના આપશો તમને અડચણ પણ એવું ના કરો દેરાસર ને ની અંદર એ કયા દેવનું છે કયા ઘણું છે એ હું જાણું જેની ઉંમર હતા દોઢ લાખ વર્ષની ઉંમર છે એનો લેર જે બ્રહ્માંડ નો ભગવાન છે દોઢ લાખ સુધી ની ઉંમર છે હજુ સવા લાખ વર્ષ પ્રેમ વાળા તમે માધુરી ગમે થોડી વખત તમે પૂછી લો અમેરિકા ડોલર ડોલર કેટલા થયા ચાલીસ એક લાખ ગણાતા નથી માટે એમાં પૂરું ચાલે ચાલીસ પછી નીચે જમવા બેસીએ એ ભોગો તો ના કહેવાય બધી જ ભોગો તો એને ન્યા બોલતા હોય આખો દાડો આખો એટલે આ જે દરે તમે એ તમારા મેન્ટેનન્સ માટે મોસ્ટઓફ માટે પણ મેન્ટેનન્સ ને મોસ્ટઓફ શેના માટે મેન્ટેનન્સ શાના માટે કરો છો એ શું હેતુ છે હે એ બી એક મનની ખબર